હા કરો હા ધન્યવાદ પ્રણામ જોજે હવે આપણે જે આ તેરમો અધ્યાય ચાલે છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ એનો આગળ જે શરૂઆતમાં જે છે એકથી ત્રણ શ્લોકમાં જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વ્યાખ્યા હતી એટલે શરીર અને પુરુષ શરીર શરીરને પુરુષથી જે ભિન્ન જાણે છે એને ક્ષેત્રજ્ઞ કહેવાતો એ મૂકી કીધું ને પછી જે ભિન્ન નથી માનતો એને ક્ષેત્રી કહેવાય એકમાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞની વ્યાખ્યા કરી પાંચ થી છ શ્લોક જે છે આ અધ્યાયના પાંચ પાંચ થી છ પાંચ અને છ શ્લોક એમાં જે વિકારવાળું જે ક્ષેત્રનું સ્વરૂપ છે તે કહ્યું ત્યારબાદ સાત થી અગિયાર જે શ્લોક છે એમાં જે જ્ઞાનના સાધનો છે એ કહ્યા અને બારથી જે સત્તર શ્લોક છે હવે જે હું કરીશ એમાં જેનું જે સ્વરૂપ છે એનું એનું વર્ણન કરવામાં આવ્યું છે તો તો હવે બારમામાં આપણે જોયું કે ગેનું જે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ જે હતું જે પ્રભુના ધામ રૂપ છે અક્ષરધામ જેને કહેવાય છે તેની વાત કર્યા પછી હવે એ જ ધ્યેય જે છે એનું સગુણ સ્વરૂપ છે સગુણ નિરાકાર સ્વરૂપ છે એનું હવે અહીં વર્ણન થઈ રહ્યા છે સર્વતઃ પાણી પાદમ તત્ સર્વતોક્ષી શિરોમુખમ સર્વતઃ શ્રુતિ મલ્લોકે સર્વમ આવૃત્ય તિષ્ઠતી તે સર્વતઃ પાણી અને પાદવાળું છે સર્વતઃ અક્ષી શિર અને મુખોવાળું છે સર્વતઃ વાળું છે અને લોકમાં સર્વને ઢાંકીને રહે છે વિવેચન તે બ્રહ્મ સાકાર છે કે નિરાકાર છે તેવી શંકા થાય તે માટે કહે છે કે તેને સર્વત્ર પાણી અને પાદ છે સર્વતઃ પાણી પાદાંતમ એવો એવો પણ પાઠ છે તેનો અર્થ તેને સર્વત્ર પાણી અને પાદના અંત છે એવો થાય છે તેથી સર્વત્ર ગતિ અને ક્રિયા માટે તે સમર્થ છે તેમજ તેને સર્વત્ર ચક્ષુ શીર અને મુખ છે તેથી તેને સર્વત્ર જ્ઞાન અને ભોગ છે અને તે સર્વત્ર પ્રધાન છે સર્વત્ર શ્રુતિ અને કર્ણવાળું છે અર્થાત તે સર્વત્ર શ્રવણ કરે છે આ પ્રમાણે હોવા છતાં તે પરિચ્છિન્ન નથી પરંતુ લોકમાં સર્વને ઢાંકીને રહે છે અર્થાત વ્યાપક છે આ ગુણો જગતની ઉત્પત્તિ પછી જ સ્પષ્ટ થાય છે છતાં તેઓ નિત્ય છે એમ જાણવા માટે કહેલા છે એટલે અહીંયા જે છે એ સર્વત એટલે દરેક જગ્યાએ પ્રભુના જે છે તમે જ્યાં ધારણ તમે જ્યાં બી ભાવના કરો ત્યાં પ્રભુના પ્રભુ ત્યાં ઉપસ્થિત છે તે રૂપમાં તમે જ્યાં તેને કોઈ ધરાવવાની ઈચ્છા કરો કે ભાઈ પ્રભુ અહીંયા આરોગે તો એ ત્યાં સાક્ષાત આરોગે છે તમારા હાથથી તો એટલે બધી જગ્યાએ એમના હાથ છે બધી જગ્યાએ એમના પાદ છે ચક્ષુ છે ક્ષીર છે બધી જગ્યાએ એમનું દરેક અંગ મોજૂદ જ છે સર્વત્ર અને બધા જ અંગ મોજૂદ છે એટલા માટે ભક્ત જ્યારે પણ ક્યાંય પણ ભાવના કરે છે તો ત્યાં એ હાજર હાજુર એ આરોગ્ય છે જેમ આપણે ડાકોરમાં જઈએ છીએ તો આપણે ડાકોરમાં ઠાકોરજીને જ્યારે ભોગ ધરાવીએ છીએ ત્યાં દૂર એના મૂર્તિથી દૂર અને આપણે જે ભાવના કરીએ છીએ કે ઠાકોરજી આરોગો તો ઠાકોરજીના એનો જે ભોગ છે એનો સાક્ષાત આરોગ્ય છે ત્યાં આગળ જેમ આપણે સેવામાં પણ એ જ એ જ એ જ ભાવથી ઠાકોરજી સર્વત્ર ત્યાં જ્યાં પણ સેવા ચાલે છે ત્યાં નિરંતર ઠાકોરજી આરોગ્ય છે એ વસ્તુને તો એટલે એ એ વાત એટલે દરેક અંગોથી એમ પાણી પાદ એટલે દરેક અંગોથી એ એ ક્રિયા ત્યાં થઈ જાય છે એટલે વ્યાપકતા બતાવી કે જ્યાં પણ તમે જ્યાં પણ ભાવના કરશો ત્યાં હાજરા હાજર છે ભગવાન હેલો હા પંકજ હેલો હા છે નહીં એટલે આ તો આપણા શાસ્ત્રાર્થ પ્રકરણમાં મહાપ્રભુજીએ આ લીધો છે સત પ્રકરણમાં આ છે ને શ્લોક એટલે એમાં એનો અહીંયા અર્થ એ સ્પષ્ટ નથી થતો કે બ્રહ્મની વ્યાપકતા એટલે દરેક જગ્યાએ એમના પાણી છે હસ્ત છે ચરણ છે મુખારવિંદ છે પણ એના અંત છે એ અંતથી શું સમજવાનું એ તમે તમે વાંચ્યું ને પેરેગ્રાફ ની અંદર કે સર્વતઃ પાણી અંત છે એમાંથી શું સમજવાનું કારણ કે આપણે એટલું કહેવાય કે બધી જગ્યાએ ભગવાનનું બધું જ છે એટલે આપણા ધર્મ સાકાર સ્વરૂપથી એ આરોગી શકે છે એનું પ્રમાણ છે અંતથી શું સમજવું વ્યાપકતા સમજવાની અંતથી વ્યાપકતા તો આપણે એને સર્વત્ર એટલે બધી જગ્યાએ ભગવાનના બધા જ અવયવો છે એમ કહીએ તો વ્યાપકતા તો સમજાઈ જાય ને પછી અંતથી શું સમજવા અંત એટલે મને એવું લાગે પાદ જે છે ને પગ જે છે શરીરનો અંત ભાગ એટલે એ એનું કંઈક એની સાથે કંઈક કોઓર્ડિનેશન છે યા તો એની વ્યાપકતા જે છે સર્વત્ર ગતિ કરવા માટે વિદ્યમાન છે એ એ સર્વત્ર એની ગતિશીલતા જે છે ને એ એ ઇંગિત કરે છે કારણ કે અહીંયા પાઠ છે અંત જે લખ્યું છે ને ક્યાંક એવો પાઠ છે બધે આવો પાઠ નથી મળતો પણ ગીતાનો ક્યાંક એવો પાઠ મળી રહ્યો છે પણ અહીંયા તો આપણે પાદા પાણી પાદમ તપ એ મળી રહ્યો છે પણ આ તો ક્યાંક એને ગીતાનો એ રીતનું મળ્યા છે એ અહીંયા કોટ કરવી છે હા એટલે એ મને નથી સમજાતું જો અંત પાદાન તમ એમ લઈએ તો અંત થી શું લેવાનું એવો પાઠ હોય તો એ નથી સમજાતું એટલે નાખો સ્વાદન તત્વ તો અંત દન અને તત્ કરે પાદન એના ચરણના અંત અને ખબર છે તમને પણ એમ ઠાકોરજી અહીંયા કેવી રીતે એ બાબત ને ઘટિત કરવાની એમ પૂછું એ તો મને બી ખબર છે અંત એટલે અહીંનો આનો આ અંત આનો આ તમે અંતનો પૂછે તો એટલું કીધું હું આ સેન્સમાં કયા સેન્સ બ્રહ્મના સેન્સમાં હા તો બ્રહ્મના હસ્ત છે ચરણ છે કોઈના મનમાં એમ થાય કે હસ્ત ચરણ છે પણ નખો છે તો એનો ખુલાસો કર્યો કે ત્યાં સુધી હા એનો મતલબ એવો છે સંસ્કૃતમાં એવું કહ્યું ને પર્યવસાન એટલે છેડા છે એમ થાય છે એટલે એ હિસાબે કે ક્રિયાને ક્રિયાને દર્શાવવા માટે અંત છે એમ કહ્યું છે પૂર્ણતા પણ પૂર્ણતા એટલે આપડે એને એને કેવી રીતે સમજવાનું બધી જગ્યાએ એમના હસ્ત છે અને એના અંત પણ છે એ કેવી રીતે સમજાય એમ હું હા ના બરાબર એ જ મતલબ છે એટલે બધું જ છે તે બધી જગ્યાએ ભોગ કરી લેવાની આવા દે બરાબર એવું છે કે ગતિ છે એ ચરણ નો ધર્મ છે કૃતિ એ હસ્ત નો ધર્મ છે તો ગતિક્રિયે લક્ષણે ગતિ અને ક્રિયા એ શ્રીહસ્ત અને ભગવાનના શ્રી ચરણ છે એનાથી દ્યોતિત કરી છે કે એની બધી જગ્યાએ ગતિ છે એની બધી જગ્યાએ ક્રિયા છે એમ પણ અંતપદથી અહીંયા શાસ્ત્ર એ છે કે એમના નખો સુધી એમ એમનું શાસ્ત્ર છે વ્યાપકતા Thank you. કોઈકના જેવી જેમ સમજાવીએ દિવ્યાંગની પૂર્ણતા બતાવી એટલે જયારે વ્યાપકતા છે ને ત્યારે આપણને એમ થઈ જાય કે એ ભોગ કેવી રીતે કરે વ્યાપક છે તો એ ભોગ કેવી રીતે કરે એમ આપણને સવાલ થાય ના કારણ કે એવો પ્રશ્ન ના થાય કારણ કે અવયવો બતાવ્યા છે એટલે ભોગ કરી શકે નહીં તો વ્યાપક એટલે એવું કોઈ નિરાકાર તો છે જ નહીં

આ જે છે એના સ્વરૂપની જિજ્ઞાસા થઈ તો એ સાકાર છે કે નિરાકાર તો એનો ઉત્તર આપી રહ્યા છે કે સર્વતઃ પાણીપાદાંત સાકારમેવ સર્વત્ર પ્રદેશે સાકારમેવ એ સાકાર છે સર્વત્ર પ્રદેશે પાણય પાદા અંતા યત્ય જેના સર્વત્ર હસ્તચરણ છે એના અંત પણ છે આવ્યું અંત પણ છે હવે છે ગતિકૃતિ લક્ષણે ક્રિયે સર્વત્ર અંતપદેન સ્વેચ્છયા પરિચ્છેદાવધાનમ ચ ઉત્તમ આ જે હસ્તચરણ છે એ ગતિકૃતિ રૂપ જે ક્રિયાઓ છે એ ક્રિયા એ કરવા સમર્થ છે તેના માટે છે સર્વત્ર કરવા સમર્થ છે અંતપદેન સ્વેચ્છયા પરિચ્છેદાવભાનમ ચ ઉત્તમ અહીંયા જે કહ્યું છે કે પાદાંતમ એમ એ જ રીતે હસ્તાંત શ્રીબેન તોફાન કરે છે તો પ્રભુના ચરણોના અંત એની પ્રભુની અંગલી એ રીતે શ્રીહસ્ત છે એના અંત એટલે એમની પણ અંગુલી છે આ જે વસ્તુ છે શું દ્યોતિત કરે છે કે સ્વેચ્છયા પરિચ્છેદાવભાનમ છે ઉત્તમ ભગવાને પોતાનો એ રીતે પરિચ્છેદ કરેલો છે એ અહીંયા દ્યોતિત કરી રહ્યા છે સર્વતો અક્ષી શિરોમુખમ ઇતિ જ્ઞાન પ્રાધાન્ય ભોગાશ્ચ સર્વત્ર ચ ઉગતા પ્રભુના સર્વત્ર આંખો છે એ જ્ઞાન બતાવે છે ભગવાનનું અને શિરોમુખમ એનાથી સર્વત્ર ભગવાન ભોગ કરે છે તે બતાવ્યું છે એક મને એ વાત ના સમજાઈ હતી કે આ ધ્યેયની જે વાત આવી એમાં આ જે અધ્યાય જે છે એ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ એમાં ક્ષેત્રથી શરીર લીધું અને ક્ષેત્રજ્ઞ થી એની અંદર નો આત્મા લીધો એટલે જીવાત્મા નો સંદર્ભ લીધો પછી એક પ્રશ્ન યાદ થયો તો એમાં જે જે એમ કહ્યું કે રેફરન્સ ટુ કોન્ટેક્ટ એટલે કોઈક જગ્યાએ જીવાત્માને પણ ક્ષેત્રજ્ઞ તરીકે લેવાનું છે કોઈ જગ્યાએ પરમાત્માને પણ ક્ષેત્રજ્ઞ તરીકે લેવાનું છે તો ક્ષેત્રજ્ઞ તરીકે અહીંયા પરમાત્મા ને કેમ લેવા લઈ શકાય કારણ કે એને એ કોઈ શરીરની અંદર રહ્યો હોય એ પ્રકારનો આ અધ્યયનો અર્થ થઈ કેવી રીતે રહ્યો છે ખરેખર તો એવું સમજાય છે કે એક ક્ષેત્ર એટલે આ શરીર આજે અને એની અંદર રહેવા વાળો જ્ઞ એટલે કે એ શરીરને સંચાલિત કરવા વાળો જીવાત્મા પછી અહીંયા એનો પરમાત્માનું સેન્સ કેવી રીતે લેવાનું ને પછી એકદમ આ બધા અધ્યાયો જે આ બધા શ્લોકો જે છે એ કેઈને જણાવવા વાળા આવી ગયા હવે આ બધી બાબતોને જો જીવાત્મા જોડે આપણે કોન્ટેક્ટ કરીશું તો આટલા બધા ગુણધર્મો કોઈ જીવાત્મામાં દેખાવાના નથી દેખાતા નથી આ બધું કેવી રીતે એને જોડવાનું એ નથી સમજાતું એ છે ને પંદરમા શ્લોકમાં આવે છે આગળ એ તમારે પંદરમા શ્લોકમાં એ જ એ જ રેફરન્સ ભગવાન કે છે હું ક્ષેત્રજ્ઞ એટલે ભગવાનના અંતરૂપ ને પણ જે બધા પેલા તો એ કહી દીધું કે જે ક્ષેત્રને જાણે છે એ ક્ષેત્રજ્ઞ છે બરોબર છે પછી ક્ષેત્ર શું છે એ સમજાવી દીધું ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇત્યભિધીયતે આ શરીર છે એ ક્ષેત્ર છે એતદ્યો વિસ્થિતમ પ્રાહુ આને જે જાણે છે એ ક્ષેત્રજ્ઞ છે એને જાણે કોણ છે આત્મા જાણે છે આત્મા ક્ષેત્રજ્ઞ થઈ તો આત્મા અધ્યસ્ત છે તો ક્ષેત્રી કહેવાશે અને અધ્યાસ શાસ્ત્રીય જ્ઞાન થઈ જશે અને દેહાત્માને એનું વિવેક જ્ઞાન થઈ જશે ભેદ જ્ઞાન તો એ ક્ષેત્રજ્ઞ થઈ જશે પણ શું એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બે જ વસ્તુથી એ બે ભિન્ન તત્વ છે કે શું વસ્તુ છે તો પછી ભગવાન કહી રહ્યા છે કે ભાઈ ક્ષેત્રજ્ઞ ચાપી મામ વિધિ સર્વ ક્ષેત્રેશુ ભારત બધા જ ક્ષેત્રોની અંદર જે ક્ષેત્રજ્ઞ છે તે હું જ છું મારું જ રૂપ છે તો તે વખતે ભગવાન પોતાનાથી પૃથક જે જીવ છે એને આપણે એક ભિન્ન તત્વ તરીકે વિચારતા હશું તો ભગવાન પોતે એ કહી રહ્યા છે હવે હું જ આ બધા રૂપો ધારણ કરીને વેચતી રહ્યો છું તે મારું જ રૂપ છે એટલે ક્યારેક ભગવાનને લેવા ક્યારેક જીવને લેવા એ નિરૂપણ કેવી રીતે થઈ રહ્યું છે એના ઉપર છે એટલે એ વાત મેં કાલે એટલે કહી હતી કે એક બેને પૂછ્યું હતું ને વૈરાજ સ્વરૂપ હવે તો એ તો કોઈ જીવાત્મા નથી કોઈ જગ્યાએ ભગવાનના વિરાટ સ્વરૂપનું ધ્યાનનું વિધાન શાસ્ત્રમાં કરેલું છે કોઈ સાધનામાં તો ત્યાં વિરાટ પુરુષનું ધ્યાન છે કોઈ જગ્યાએ હિરણ્યગર્ભ છે ક્યાંક વૈશ્વાનો રૂપ છે ભગવાન તો ક્યાંક પ્રાદેશ માત્ર છે અંગુષ્ઠ માત્ર છે આ બધા ભગવાનના ધ્યેય જે ઉપાસ્ય રૂપો છે જ્યાં જેવું હોય ત્યાં આપણે સમજવાનું સૃષ્ટિમાં તો પ્રકૃતિ પુરુષ ને જ ક્ષેત્ર સૃષ્ટિના લેવલ પર જયારે આપણે આખી ઓલ અવર તો પ્રકૃતિ પુરુષ તે ક્ષેત્ર અને ક્ષેત્ર જે છે એવું સમજી શકાય આપણે જ્યારે મોટા સર્કલમાં વાત ચાલી રહી છે ત્યારે પ્રકૃતિ પુરુષથી જ આવેલી છે એ ચેત્ર ક્ષેત્ર બની રહ્યો છે દેહમાં હેલો પ્રણામ દેવી આજે તારો વારો નથી શું કેવું છે વારો નથી પણ જે ક્ષેત્રજ્ઞના વિષયમાં એવું કહી શકાય કે ક્ષેત્રજ્ઞની જ્યારે બધ એટલે કે એ બધ અવસ્થા છે ત્યારે એ જીવાત્મા છે અને જ્યારે શ્લોકમાં આવ્યું ને કે એનામાં એટલે કે પ્રભુનો બ્રહ્મજામનો જે સોરી ગુણ જે છે એ પ્રભુનો જે ગુણ છે એ જીવમાં પ્રકટ થઈ જાય છે ત્યારે એ મુક્ત અવસ્થામાં થઈ જાય છે અને ત્યારે એ ત્યારે જેની અવસ્થા છે એ ક્ષેત્રજ્ઞના રૂપમાં છે એટલે ત્યારે એટલે ચિદંત બની જાય છે અને જ્યારે એની એટલે એવી બદ્ધ અવસ્થા છે ત્યારે એ જી એટલે ક્ષેત્રી તરીકે ઓળખાય છે એમ જીવાત્મા તરીકે અને મુક્ત અવસ્થા ક્યારે થાય છે કે જ્યારે એનો પ્રભુનો પ્રભુના ગુણો એમાં પ્રકટ થાય છે કારણ કે બીજા શ્લોકમાં એને આવી રીતે જ કહ્યું હોય ને એવું લાગે છે અચ્છા હા મને કઈ વાંધો નથી જો બધાને માન્ય હોય પણ એવો ડિફરન્સ કરવાની શું જરૂર છે એટલે જયારે બંધાવસ્થામાં છે ત્યારે પણ કોઈ જીવને એવું જ્ઞાન થઈ જતું હોય તો એ પણ ક્ષેત્રજ્ઞ જ થયો ને અને ભગવાન પોતાના લેવલ ઉપર આખી સૃષ્ટિના એવા તાત્વિક સ્વરૂપને જોઈ રહ્યા છે એ રીતે ક્ષેત્રજ્ઞ થયા તો મુક્ત જીવ ના હોય જેમ હવે આપણે બધા હોઈએ તો એવું શાબ્દિક જ્ઞાન તો આપણને પણ જગતના વિષયમાં એ ક્ષેત્રને આપણે પણ એ રૂપમાં જાણીએ છીએ જે ભગવાન પછી અહીંયા ક્ષેત્ર કે બંધ જીવ અને પછી મુક્ત થઈ જાય ત્યારે પરમાત્મા એવા ડિફરન્સ કરવાની શું જરૂર બંનેની સહસ્થિતિ જ છે મને એમ લાગે કે ઇન્ડિવિજ્યુઅલ બંનેને અલગ અલગ જ સમજવા જીવને જ્ઞાન થઈ રહ્યું છે ત્યારે એને ક્ષેત્ર કીધું ભગવાન તો નિત્યક્ષેત્ર કે છે જાણવા વાળા વલ્લભજી આને ખુલાસો કર્યો છે નાનુભાઈ કયા શબ્દમાં કર્યો છે બહુ ખ્યાલ નથી અત્યારે ઇદમ શરીરમ નિવાસ નિવાસભૂતત્વાત જીવનાદ્વા ક્ષેત્રમિતિ ઉચ્યતે આ જે શરીર છે પુરુષના નિવાસભૂત એ ક્ષેત્ર કહેવાય છે તથા ભૂત ભૂતમેતન ન વિજાનાતી પુરુષો વિવિક્તતયા એટલે આ નિવાસભૂત શરીર છે એવું જે વ્યક્તિ નથી જાણતો એટલે જીવ જુદી વસ્તુ છે અને શરીર જુદી વસ્તુ છે તો તદા ક્ષેત્રિત્વ માત્ર એવ સંસારી ભવતી ત્યારે એને ક્ષેત્રી કહેવાય છે સંસારી કહેવાય છે અને એતદ યો વા કશ્ચિત વિવિક્તતયા વેત્તિ અને જે કોઈ વ્યક્તિ આને પૃથકતયા જાણે છે ક્ષેત્રમ જાનાતી એટલે શરીરને ક્ષેત્ર તરીકે જાણે છે સ્વંચ દ્રષ્ટારમ પોતાને દ્રષ્ટા જાણે છે તંતુ ક્ષેત્રજ્ઞ એને અહીંયા ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે કોણ કહે છે તદ્વિદ આ વિષયના જે જાણકારો છે એ એને ક્ષેત્રજ્ઞ કહે છે તો ક્ષેત્રજ્ઞ જીવાત્મા ક્ષેત્રજ્ઞ પુરુષ અને ક્ષેત્રી પુરુષ તો જે સંસારી બદ્ધ છે એને ક્ષેત્રી અવસ્થા એટલે એની અવસ્થા છે એનું નામ ક્ષેત્રી છે અને જેની વિવેક જ્ઞાન છે ભેદ જ્ઞાન છે આત્મા અનાત્માનું એને ક્ષેત્રજ્ઞ કહ્યું છે ભગવાન તો સદા સર્વદા બધું જાણે છે એટલે એમાં તો કોઈ પ્રશ્ન નથી હવે એ ક્ષેત્રજ્ઞ અને આ ધ્યેય છે એને અલગ અલગ સમજવાના કે નહીં સમજવાના આ નો જે વિભાગ હમણાં ચાલી રહ્યો છે એ એને અહીંયા ક્ષેત્રજ્ઞ જરૂર શું કન્સલ્ટ છે એ તો અક્ષર નું જ્ઞાન છે ક્ષેત્રજ્ઞ નું જે જ્ઞાન છે ધ્યેયમ યત્ત પ્રવક્ષામી જે ધ્યેય જે છે એ હું તને કહી રહ્યો છું એનો મતલબ ધ્યેય તો જીવા જીવ છે તો ધ્યેય હોઈ ન શકે અહીંયા તો બ્રહ્મની ધ્યેય રૂપતા સમજાવી રહ્યા છે તો ધ્યેય રૂપ બ્રહ્મનું રૂપ છે કેમ કે આગળના જે બધા એના ગુણોનું નિરૂપણ કર્યું વિરોધ ધર્માશ્રય વ્યાપકતા ઇત્યાદિ એ તો જીવની વસ્તુ હોઈ ન શકે ને એટલે કહ્યું અનાદિમત પરમ બ્રહ્મ ન તન્ન અસત ઉચ્યતે આ તો અક્ષર બ્રહ્મના નિરૂપણની વાત થઈ રહી છે જીવાત્મા અક્ષરાત્મક સ્થિતિની વાત જીવાત થઈ જ નથી પૂરી થઈ ગઈ ઈ આવ્યું એટલે પણ જે એને બીજા શ્લોકમાં તો જે સ્પષ્ટ કહેલું જ છે કે ચોથી લાઈન માં કે એ મારો અંશ હોવાથી અને મારા હોવાથી હું જ છું એમ જાણ કારણ કે તેનામાં મારા ગુણો નો આવિર્ભાવ થયેલો છે જીવમાં બ્રહ્મના ગુણો વિશેષતાથી હોવાથી તેને બ્રહ્મ કહે છે હવે જીવમાં બ્રહ્મના ગુણો પ્રકટ ક્યારે થાય છે કે જ્યારે શુદ્ધ અવસ્થામાં આવે છે ત્યારે બદ્ધ અવસ્થામાં એટલે કે ક્ષેત્રી છે ત્યારે તો એ એ આ જાણી નથી શકતો તો જ્યારે ચિદંત એટલે શુદ્ધ અવસ્થામાં આવે છે ત્યારે એને પ્રભુ એમ કહે છે કે એ ક્ષેત્રજ્ઞ હું છું એમ તો શું એટલે હું નહીં એટલે ક્ષેત્રજ્ઞ માટે જે આપણે થાય છે ને કે શું છે એમ ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રનું સ્વરૂપ તો આમાં બીજા શ્લોકમાં તો આટલું સ્પષ્ટ જણાવેલું છે એમ હા તો ઠીક છે આમાં શું વાંધો છે જે ક્ષેત્રને અને આત્માને ભિન્ન જે જાણે છે એ ક્ષેત્રજ્ઞ છે આ વાત તો મૂળમાં કહેવાયેલી છે ને એમાં શું આપત્તિ છે ના જ હમણાં ચર્ચા થઈ હતી ને મધુસૂદનના પ્રશ્નમાં ક્ષેત્રજ્ઞ માટે એટલે એટલે ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ જે સ્પષ્ટ નતું થતું ને જે એટલે કે ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ શું છે એ આવી રીતનું સમજાઈ રહ્યું છે એમ હું કહી રહી છું જઈને એવી વાત નથી ક્ષેત્ર એટલે શરીર અને ક્ષેત્રને આત્માથી જુદું જે સમજે છે એ ક્ષેત્ર આટલો અર્થ છે એનો બરાબર આ કેવું શા માટે પડી રહ્યું છે કે સંસારી દશામાં અધ્યાસને કારણે જીવાત્મા દેહ ઇન્દ્રિય અંતઃકરણ પ્રાણ વગેરેને જ આત્મારૂપ જાણે છે એટલે એને ક્ષેત્રી કહેવાય છે એને આત્મનો આત્માનો બોધ ક્ષેત્રથી ભિન્ન નથી થઈ રહ્યો અને જ્યારે થઈ જાય છે તો એને જે વિદ્વાનો છે જાણકારો એને ક્ષેત્રજ્ઞ કહે છે ક્ષેત્રજ્ઞ આત્મા એટલે આગળ વલ્લભજી એને સ્પષ્ટ કર્યું છે કે યદ્યપી ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ જ્ઞાનમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન સંસાર દશાયામપી અસ્તિ સંસાર અવસ્થામાં યદ્યપી હોય છે તથાપી ન વિવિક્તતયા છૂટું છૂટું નથી હોતું કિંતુ ક્ષેત્ર સામાનાધિકરણની એના ક્ષેત્ર સમાન એને જ્ઞાન હોય છે આત્મા એ શરીર શરીર એ આત્મા એમ એ જ તથાપી તદભોગ્યમ ભોગતુર આત્મનો અર્થાંતરભૂતમેવ મૃત શરીરે તથા દર્શનાથ किंच उभयो संबंधे तो तत्संभवती न कैवल्ये संभवती એટલે જ્યારે શરીર મૃત થાય છે તે વખતે એને આ વાત સમજમાં આવે છે કે ભોગ્યમ ભોગતું આત્મનો અર્થાંતર ભૂતમેવ મૃત શરીરે તથા દર્શના તો જ્યાં સુધી જીવિત હોય છે અને એમાં સંસારા શક્તિ હોય છે ત્યાં સુધી આની સ્પષ્ટતા એને થતી નથી કૈવલ્યમાં જ્યારે રહી જાય છે શરીર ત્યારે થાય છે એટલે કૈવલ્યમાં શરીર એટલે માત્ર શરીર રહી જાય એટલે શરીર જ્યારે છે હવે જ્યારે શરીર નથી રહી ગયું અને આત્મા શરીરને છોડીને ચાલી ગઈ છે તે વખતે તો ક્ષેત્ર જ ન રહ્યું તો ક્ષેત્રજ્ઞતાનો પ્રશ્ન ક્યાં ઉભો થાય છે એમ મૃત શરીર જ્યાં છે શરીર છૂટી ગયું છે ત્યારે તો ક્ષેત્ર જ નથી રહ્યું ત્યારે એને જ્ઞાન થાય છે ત્યારે તો એ જ્ઞાન થતું નહીં જોનાર વ્યક્તિને થર્ડ પર્સનને થાય છે પણ ઇદમ શરીરે શરીરની અંદર જે છે એને તો નથી ને ખબર એ વાત છે એમને અહિયાં બોલાવો અહિયાં લાલ આવશે મારો છે જે આગળ ચૌદમો શ્લોક સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃત ચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ ચ તે સર્વ ઇન્દ્રિયોના ગુણોના આભાસવાળું અને સર્વ ઇન્દ્રિયોથી રહિત છે આસક્તિ રહિત તેમજ સર્વને ધારણ કરનાર છે નિર્ગુણ તેમજ ગુણોનો ભોગ કરનાર એટલે અહીં જે સગુણ એટલે આજે આગળ જે નિરાકાર સગુણ નિરાકારનું જે વર્ણન કર્યું એની અહીંયા આ શ્લોકમાં એની વિલક્ષણતા બતાવી રહ્યા છે વિવેચન બ્રહ્મ અનંત અને અવ્યક્ત હોવાથી તેને સર્વત્ર પાણી અને પાદના અંત અક્ષી શિર અને મુખ તથા શ્રુતિ છે તેથી તે સર્વત્ર સર્વ કાર્ય કરે છે શ્રુતિ પણ કહે છે કે તે પાણી અને પાદ રહિત દોડનાર તથા ગ્રહણ કરનાર છે એટલે પેલું આવ્યું છે ને પાણી પાદો જવનો ગ્રહિતા એનું અહીંયા ટાંક્યું છે તે ચક્ષુરહિત જુએ છે અને કર્ણરહિત શ્રવણ કરે છે અહીં બ્રહ્મને પ્રાકૃત ઇન્દ્રિયો નથી પરંતુ સર્વ અપ્રાકૃત અર્થાત દિવ્ય ઇન્દ્રિયો છે એવો બોધ છે તેવી જ રીતે આ શ્લોકમાં પણ કહે છે બ્રહ્મ સર્વ ઇન્દ્રિયોના ગુણોના આભાસવાળું છે પરંતુ પ્રાકૃત ઇન્દ્રિય માત્રથી રહિત છે તેથી જ તેવી જ રીતે બીજા વિરુદ્ધ ધર્મો બ્રહ્મમાં છે તે કહે છે બ્રહ્મ આસક્તિ રહિત છે છતાં સર્વને ધારણ કરનાર છે બ્રહ્મ નિર્ગુણ છે છતાં ગુણોનો ભોગ કરનાર છે એટલે આ શ્લોકમાં જે છે જે બ્રહ્મની જે છે વિલક્ષણતા બતાવી રહ્યા છે કે જે સંસારી જીવોના જે કરણ હોય છે હાથ પગ નેત્ર મુખ કાન વગેરે જે છે ઇન્દ્રિયયુક્ત તો એ ઇન્દ્રિયોથી જે એને વિષયો ગ્રહણ કરી રહ્યો છે એવું એવું બ્રહ્મમાં નહીં સમજવું એમ બ્રહ્મા એ એ જે આ કાર્ય કરી રહ્યો છે કે ભાઈ હાથથી લે છે કે પગથી આ કાર્ય તો એના એને સામાન્યકરણ નહીં સમજવાના પણ એ એ આભાસ જે થઈ રહ્યો છે એમનામાં ગુણોનો એવું નથી એ એ આભાસ માત્ર જ છે મૂળ તો એ એ ગુણોનો એના જે ઇન્દ્રિયોના જે વિષયો જે છે એના ગુણોનો ભોગ કરનાર છે પ્રભુ અને જે બીજા વિરુદ્ધ ધર્મો છે જે એના એ બતાવ્યા કે ભાઈ એની અંદર જે વિરુદ્ધ ધર્મો પણ રહેલા છે કે આસક્તિ આમ કીધું છે કે ભાઈ હું આસક્તિ રહી છું ને ક્યાંક એમને એવું કીધું છે કે ભાઈ મને ભક્ત અતિ પ્રિય છે તો આ આ બધા એમના આને નિર્ગુણ છે છતાં ગુણોના ભોગ કરનાર છે તો આ એમના વિરુદ્ધ ધર્માશયનું અહીંયા વર્ણન કર્યું છે એમ તો એ એ એનાથી ગુણોના ભોગ કરનાર છે એનો મતલબ એ નથી કે એ સામાન્ય એમના કરણ છે કે ઇન્દ્રિયો છે કે એ નહીં સમજવા એમ અપ્રાકૃત છે એમના જે એ બધા કરણ છે કે જે ઇન્દ્રિયો છે અપ્રાકૃત છે અહીંયા બ્રાહ્મણો જે તેઓ જે કહી રહ્યા છે ને કે વિષયો ગ્રહણ કરે છે કે તે એની ઇન્દ્રિયોના ગુણોના આભાર સ્વરૂપ તો એવું સમજી શકાય કે એનું એ સાકાર સ્વરૂપની વાત કરી રહ્યા છે બ્રહ્મના એક એમનું નિરાકાર સ્વરૂપ ને એક બ્રહ્મનું સાકાર સ્વરૂપ એટલે સાકાર પણ એટલે અપ્રાકૃત પણ એટલે સાકાર ખરું એમ એવી રીતે લઈ શકાય છે ના આ પ્રકરણમાં તો સાકારનું છે જ નહીં આ તો આખું નિરાત જ્ઞાનનો પ્રકરણ ચાલુ થયું છે એટલે અહીંયા સાકારની તો વાત નથી અહીંયા જે ગેય રૂપ છે જે જ્ઞાનીઓને જે જે પરમધામ છે એનું એનું વર્ણન થઈ રહ્યું છે સામાન્ય રીતે આપણે ત્યાં નિરાકરણ શબ્દ કરતા પણ અથવા સગુણ નિર્ગુણની જગ્યાએ સર્વાકાર વ્યાપક એટલે નિર્ગુણ કે નિરાકારની જગ્યાએ વ્યાપક સર્વાકાર એવા શબ્દનો પ્રયોગ કરવાનો આપણે વધારે પસંદ કરીએ છીએ એટલે જ સર્વોત્તમના મંગલાચરણમાં પણ प्राकृत धर्मानाश्रयम अप्राकृत निखिल धर्म रूपम निगम प्रतिपाद्यम શુદ્ધમ સાકૃતિ સ્તૌમી એમ કહ્યું છે ત્યાં પણ બહુ ટૂંકા શબ્દમાં સગુણ નિર્ગુણ સાકાર નિરાકાર બંને છે એવું કહી શક્યા હોત પણ એવું ન કહીને પ્રાકૃત ધર્મનો અનાશ્રય અપ્રાકૃત નિખિલ ગુણધર્મવાન એમ કહીને એને ગુણ નિર્ગુણ શબ્દનો પ્રયોગ ન કર્યો પણ વ્યાપક સાકાર એમ કહેવાનું પસંદ કર્યું છે તો જ્યારે પણ આપણે આ જિજ્ઞાસા કરીએ તે વખતે શંકરાચાર્યજીના મતાને કારણે જે જાતની નિર્ગુણતા કે નિરાકારતા લોકોના મગજમાં ઘૂસી ગઈ છે એ વાસનાથી માયાવાદી વાસનાથી આ બધી શબ્દનો પ્રયોગ થતો હોય છે પણ આપણે ત્યાં એ શબ્દનો શાસ્ત્રીય જુદો જ અર્થ છે એટલે નિરાકાર નો અર્થ આપણે પ્રાકૃત આકાર રહિત નિર્ગુણ એટલે પ્રાકૃત ગુણ રહિત અને સાકારનો મતલબ કે સગુણનો મતલબ અલૌકિક ગુણો કે અલૌકિક આકાર આનંદ આકાર એવો એનો અર્થ થાય છે તો આપણે ત્યાં બંને રૂપને શબ્દોને આ અર્થમાં સમજવા જોઈએ એટલે જે કાલે જે પ્રશ્ન થયો હતો ને ન સત છે ન એ અસત છે એમ હવે આ જેવો કેવી વસ્તુ છે કે તે ન સત છે તે ન અસત છે તત્પદનો ત્યાં પ્રયોગ છે તત્નો મતલબ જે સામે દેખાઈ રહ્યું છે તે સામે જે દેખાઈ રહ્યું છે તે સત તરીકે નથી કહેવાતું ન ઉચ્ચતે અસત તરીકે નથી કહેવાતું ન ઉચ્ચતે એટલે તે છે એમાં તો કોઈ સંશય નથી જે સત્પદાર્થ છે એની જ સત્તા કે અસત્તા એના માટે દુવિધા થઈ રહી છે એ સત તો છે જ એમાં કોઈ શંકા જ નથી સતનો મતલબ જે અસતનો વિરોધી ભાવ પદાર્થ એમાં તો શંકા છે જ નહીં કઈ तो ये विरुद्ध धर्म श्वेता त्या बतावा मांगी रहा है अंधकार के छाया शू वस्तु है प्रकाशाभाव है कोई कहे कि नहीं ये प्रकाश न हो अंधकार है પ્રકાશ ન હોવો એ અંધકાર છે આપણો પડછાયો છે ત્યાં પણ તો અંધકાર પડી રહ્યો છે ફૂલ તડકો છે ચારે બાજુ તો પ્રકાશાભાવ કેમ થયો તો નહીં પ્રકાશાભાવ નથી એ વસ્તુ સત્તા પણ છે કોઈ એમ કે છે હવે એક વ્યક્તિ એને નથી એમ કહી રહ્યું છે એક વ્યક્તિ છે એમ કહી રહ્યું છે પણ पादरू है आखा जगत ने दिखाई रु पड़चायो तो एवं तो कोई व्यक्ति है नहीं कि जेने न देखाते हुए तो तत्व तो है तो प्रकाशा भाव एनु रूप है प्रकाश नो भाव के अभाव से स्वतंत्र पोता कोई वस्तु सत्ता है ये अह ब्रह्म विषय में के सत कहे के असत कहे કેમ કે પોતે જ એવા વિરુદ્ધ ધર્માશ્રય એટલે એ હોવું અને ન હોવું એનો આશ્રય એ પોતે છે એની પોતે તો છે જ એટલે સત્તા અને અસત્તા આ વસ્તુની ચર્ચા છે એ બ્રહ્મના સામે બહુ ટૂંચી છે કેમ કે એ જ પોતે સર્વરૂપ થયું છે તો કોઈના અસદરૂપથી પણ ભાષિત થતું હોય તો એમાં એનો એ ઉત્કર્ષ છે વેદીને તો પછી આમાં બેસાડી શકાય આ વાક્યમાં કે બ્રહ્મે બ્રહ્મેતિ પરમાત્મેથી ભગવાન એવ કૃષ્ણ એની સાથે આ સંદર્ભ જોડી શકાય છે જોડીને બતાવો એટલે કે જે બ્રહ્મ છે એ તો સાકાર સ્વરૂપમાં કૃષ્ણના રૂપમાં આવ્યું છે તો એટલા માટે અહીંયા એને જે આગળના શ્લોકમાં બી કહ્યું ને કે એના અંતથી જે વાત થઈ તો જ્યારે આવી રીતે સાકાર રૂપમાં છે તો ત્યાં આપણે કહ્યું ને કે એના જે આંગળીના એટલે નખ સુધી કે ત્યાં એનો અંતની વાત કરી છે એટલે એ વસ્તુ આપણે ક્યારે વિચારીએ કે આપણી સામે સાકાર સ્વરૂપમાં છે ત્યારે એ એ જ સાકાર નિરાકાર છે ને એ નિરાકાર પાછું સાકાર રૂપે આપણી સામે કૃષ્ણના રૂપમાં પ્રકટ થયું છે તો એની એના એનામાં એટલે પ્રાકૃત જે કયા છે ધર્મો એ કેવા છે અપ્રાકૃત રૂપે સાકાર સ્વરૂપમાં રહેલા છે પણ એની જો કલ્પના કરવી હોય વિરુદ્ધ ધર્માશ્રયની તો એક સાકાર અને નિરાકાર આ બંને રૂપમાં કરી શકાય ને આવી રીતે

હા જ વ્યાપક એમ આ સંદર્ભમાં એને જોડી શકાય છે એ તો હવે થોડો ગૂઢ વિષય છે બધા વિચારીને એને કહેશે એમ કે જે મુદત માંગી છે શું લાગે છે કેવું છે કે કેસરીરાજા એ વિચારે છે બહુ ગંભીર વિચારમાં છે મતલબ અહીંયા જ્યારે ભગવાનનું સાકાર અને નિરાકાર બંને સ્વરૂપનું વિરુદ્ધમાં શ્રેત અહિયાં બતાવી છે તો પછી ભગવાનના સ્વરૂપ થી અવતાર ઠાકોરજી નું ગ્રહણ કરવું કે બ્રહ્મના રૂપમાં એની સાથે સાથે નિરાકાર પણ રહેવું તો બધું એક સાથે છે જ હવે વિરુદ્ધ ધર્માશ્રય કીધું તો ભગવાનના બધા રૂપો નો સમાવેશ એમાં થઈ ગયો પર્ટિક્યુલરલી એ શ્લોકની સાથે આને કનેક્ટ કરવા જેવી વાત નથી પણ એનો આની અંદર સમજી શકાય સર્વાકાર કે ત્યારે શું બાકી રહ્યું હશે શું કે છે મહેશ મહેશ અચાનક નિરાકાર રહી ગયું બાકી રહી ગયું વાત તો બહુ મુદ્દાની છે સારું ચલો તને નીંદર તોડી ચલો લો આગળ કરું હા હા બિલકુલ બહિરંતસ્ય ભૂતાનામ અચરમ ચરમેવ ચ સૂક્ષ્મત્વાત વિધ્યેયમ દૂરસ્થમ ચાંતિકે ચતત શ્લોકાર્થ તે ભૂતોની બહાર તેમજ અંદર છે અચર તેમજ ચર છે સૂક્ષ્મ હોવાથી અવિજ્ઞ છે તે દૂર રહેલું તેમજ સમીપમાં છે વિવેચન બ્રહ્મ ભોગ કરનાર અથવા ભોક્ત્ર પોતે વ્યાપક હોઈ શકે નહીં એવી શંકા થાય તે માટે કહે છે કે તે ભૂતોની બહાર તેમજ અંદર છે સ્થિર તથા જંગમ ભૂતોના ભોગતા તરીકે તે ભૂતોની બહાર છે આત્મરૂપથી તે સર્વની અંદર છે એવી જ રીતે બ્રહ્મ ભૂતોની અંદર તથા બહાર હોય તો પણ ભૂતોથી ભિન્ન હોવાથી વ્યાપક હોઈ શકે નહીં એવી શંકા દૂર કરવા માટે કહે છે કરવા કહે છે કે તે અચર તેમજ ચર છે અચર એટલે સ્થાવર ચર એટલે જંગમ સ્થાવર જંગમ સર્વ બ્રહ્મ જ છે બ્રહ્મ સ્થાવર છે એવો હે સૌમ્ય આ પૂર્વે સત સતત હતું શ્રુતિબોધ કરે છે જે શ્વેતકેતુ તે તું છે શ્રુતિ જંગમ જીવ પણ બ્રહ્મ જ છે એવો બોધ કરે છે અહીં મૂળમાં એવ ચ તેમ જ છે તેથી સ્થાવર બ્રહ્મ જંગમ છે અને જંગમ જ બ્રહ્મ સ્થાવર છે એવો અર્થ થાય છે તેથી તે વિરુદ્ધ ધર્મનો આશ્રય છે એમ દર્શાવેલું છે બ્રહ્મ ભૂતોથી ભિન્ન નથી પરંતુ સ્થાવર જંગમ સર્વભૂતો બ્રહ્મ જ છે આમ હોવા છતાં બ્રહ્મનું સર્વને જ્ઞાન થતું નથી કારણ કે બ્રહ્મ સૂક્ષ્મ હોવાથી અવિજ્ઞેય છે તેથી પાછળ જ્ઞાનના ગુણો કહ્યા તે જેનામાં હોય એ બ્રહ્મનું તેને બ્રહ્મનું જ્ઞાન થાય છે વળી બ્રહ્મ દૂર છે તેમજ સમીપ પણ છે અહીં પણ તે વિરુદ્ધ ધર્મનો આશ્રય છે એવો બોધ કરેલો છે આ શ્લોકમાં બ્રહ્મના વિરુદ્ધ ધર્મો જણાવેલા છે તે હાલ હાલે છે તે હાલતું નથી એ ચલાયમાન છે ને ચાલતું નથી તે દૂર છે તે સમીપ છે તે આ સર્વની અંદર છે તે સર્વની બહાર છે એ શ્રુતિ પણ આ જ બોધ કરે છે એટલે એના વિરુદ્ધ ધર્માશ્રયમાંથી કોઈ એક આશ્રયને બે આશ્રયમાંથી એક આશ્રયને પકડીને આપણે એમ કહીએ કે ભાઈ આ ભોગતા છે એટલે આ આત્મા અંદર છે તો શરીરની બહાર તો નહીં હોય આપણે એમ થાય કે આત્મા રૂપે અંદર બિરાજમાન છે તો કે શું એ શરીરની બહાર નથી તો એવું નથી એટલે બંને આશ્રયો જે લઈને બ્રહ્મે ધારણ કર્યા છે વિરુદ્ધ ધર્મના બંને આશ્રય બંને આશ્રયો આશ્રયોમાં પણ છે અને તેનાથી ભિન્ન પણ છે એ અહીં મૂળ કહેવા માંગે છે એવું મને લાગે છે એટલે અવિજ્ઞેય ને એટલે અહીંયા અહીંયા એક પાછું વિશેષ એક અવિજ્ઞેય કરીને કહ્યું છે કે આગળ જ્ઞેયની વાત કરી તો અહીંયા અવિજ્ઞેય કહ્યું છે ને સૂક્ષ્મત્વાત તદ અવિજ્ઞેયમ સૂક્ષ્મ હોવાને કારણે અવિજ્ઞેય છે એક લીટી સમજાવો ને કે બ્રહ્મ ભોગ કરનાર અથવા ભોગતૃ હોય તો તે વ્યાપક હોઈ શકે નહીં એવી શંકા થાય તે માટે કહે છે કે તે ભૂતોની બહાર છે તેમજ અંદર છે આ ના સમજાયું એટલે આમાં એવું છે કે મેં કીધું ને કે ભોગ ભોગત્ર છે એટલે ભોગવાઈ રહ્યા છે અને ભોગવે છે તો બે અલગ ક્રિયા થઈને એ પોતે ભોગવાઈ પણ રહ્યા છે અને પોતે ભોગવે પણ છે તો ભોગવાઈ રહ્યા છે એ જ ભોગવે છે તો એ વિરુદ્ધ ધર્મ સહિતાથી એ સમજાય છે કે ભાઈ એ ભોગતા ભોગતા પણ છે ને ભોગ્ય પણ છે એમ તેથી તે મૃતોની અંદર છે અને તે બહાર છે એટલે શું એટલે અંદર આત્મરૂપે વિરાજમાન છે ને જીવો ભૂતોની અંદર ભૂતોની ભૂતોની અંદર આત્મા તરીકે પણ બિરાજમાન છે ને સ્વતંત્ર એન્ટિટી પણ છે ને એની બહાર પણ તો એ છે જ ને તમે એક વખત એને તો પછી અપરિચ્છિન્નતા એની આવી જશે ને ત્યાં પરિચ્છિન્ન થઈ જશે કે ભાઈ અંદર એકલો જ છે બહાર નથી તો એ બતાવવા માટે એને કેવું પડશે ને કે ભાઈ અંદર બી છે ને બહાર બી છે એમ અપરિચ્છિન્નતા બહારથી શું સમજવાનું આપણું શરીર અતિરિક્ત એટલે શરીરથી અતિરિક્ત પણ છે ને ક્યાંક હા એટલે પંચ આ બધું જે બીજું જે કઈ છે અંદર બ્રહ્મ પ્રવિષ્ટ થઈ ગયા એનો મતલબ કે હવે બ્રહ્મ બચ્યા નહીં એવું નહીં એટલે થી અહીં બધું જ લેવાનું છે એટલે બહાર પણ હજી એટલું જ અનંત છે જેટલું કારણ એવું નહીં હા એટલે એ લખ્યું છે કે તે વ્યાપક હોઈ શકે નહીં એવી શંકા થાય બહાર છે એટલે ભોગતા છે એટલે પુખ્ત બીજું કઈ છે રજીજી અહીંયા બીજું છે ને મને એક સારી વાત એક જણાય આમાં કે અવિજ્ઞેય શબ્દની જો આપણે વ્યાખ્યા કરીને તો આપણે આ જે છે મહાપ્રભુજીની જે ફિલોસોફી છે કૃપા એકેલભ છે ભગવાન કૃપાથી જ પ્રાપ્ત થાય છે એ આપણે એમાં આ સાબિત કરી શકીએ આ શ્લોકથી કે કૃપા સિવાય અન્ય કોઈ સાધન પ્રભુ ને પ્રાપ્ત કરવાનું છે નહીં કારણ કે અવિદ્ય કહ્યું છે એનો મતલબ કે જે જે સંસારનું જે જ્ઞાન છે જે એ જ્ઞાન થી તમે કે તમારા જે ઇન્દ્રિયો મન બુદ્ધિ ઇન્દ્રિયો છે એનાથી તમે ભગવાનને ક્યારે નહીં પ્રાપ્ત કરી શકો એટલા એટલે અવિજ્ઞ ગયા છે કે ત્યાં એટલા માટે એ અવિજ્ઞ છે કે તમે એ આ તમારા જે કરણ છે કે તમારા જે એનાથી તમે એને ઇન્દ્રિયોથી તમે એને નહીં મળી શકે એમ એટલે અહીંયા એ નથી કહ્યું કૃપાથી મળશે પણ આપણે એને એને એની સાથે જોડી શકીએ કે ભાઈ આ અવિજ્ઞ શબ્દથી આપણે એ સાબિત થાય છે કે ભગવાન કૃપા સિવાય લભ્ય જ નથી એમ પણ એમનું પાવર એવું કે છે ને કે તેની પાછળ જ્ઞાનના ગુણો કયા તે જેનામાં હોય તેને બ્રહ્મનું જ્ઞાન થાય છે એ તો જ્ઞાનના ગુણ તો જે આ પાંચમાં અને છઠ્ઠા સાતમાં આવે ને એ એ એ મતલબ અહીંયા થઈ રહ્યો છે ને શું એ ત્યાં એટલે અહીંયા કહ્યું ને કે બ્રહ્મ સૂક્ષ્મ હોવાથી અવિજ્ઞેય છે એમ તેની પાછળ જ્ઞાનના ગુણો કહ્યા એ જેનામાં હોય તેને બ્રહ્મનું જ્ઞાન થાય છે તો જે આગળ આપણે આવ્યા ને આમાં સાતમા આઠમા નવમા જે બધા જ્ઞાનના ગુણો બતાવ્યા તો એની વાત અહીંયા થઈ રહી છે ને કે એનું બ્રહ્મનું જ્ઞાન થાય છે કે જે એનામાં હોય એને એટલે ગુણાતીત અવસ્થાની વાત કરી છે જે ગુણાતીત ગુણથી અતીત થાય પછી જ એને બ્રહ્મનું જ્ઞાન થાય પણ એ ગુણાતીત ક્યારે થશે કૃપા કૃપાથી થશે પણ એટલે જ્ઞાની માટે તો એવું કૃપાનું નથી આવતું જ્ઞાની માટે તો એનો ચાલક બળે છે કે ભાઈ જ્ઞાનની સાધના એને કરતા રહેવાનું કરતા રહેવાનું કરતા રહેવાનું તો એને ગુણાતીત અવસ્થા એને પ્રાપ્ત થશે એમ હા એટલે અહીંયા તો જ્ઞાનીની જ વાત કરી રહ્યા છે ને એટલે આ સંદર્ભમાં જ એની વાત આવી રહી છે ને એમ એટલે આ ચેપ્ટર આ શ્લોક આ અધ્યાયથી જ્ઞાનનું જ સતત સતત ચાલુ થયું છે એટલે હવે આ જ્ઞાનનું ચાલશે એમાં બધા જ્ઞાનની જ વાતો હશે ઠીક છે હવે જે જે છે ને એને બરોડાથી બેન છે હું આપું એક મિનિટ એમનો છે હવે આગળનો શ્લોક પંકજ થઈ ગયા જય જય દંડક પ્રણામ